એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો સાંભળો સાંભળો મારા નાના મોટા ભટુરિયાઓ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો સિદ્ધાર્થભાઈ ધ્યાનથી સાંભળજો ગીજુભાઈ બધેકાની વાર્તા છે વાર્તાનું નામ છે પોપટ ને કાગડો એક હતો પોપટ પોપટ બહુ જ ભલો ને ડાયો હતો એક દિવસ પોપટને એની માં કે ભાઈ કમાવા જાને પોપટ તો ઠીક એમ કહીને કમાવા ચાલ્યો ચાલતા ચાલતા ખૂબ દૂર ગયો ત્યાં એક મોટું સરોવર આવ્યું સરોવરની પાળે એક મજાનો આંબો હતો તેના ઉપર પોપટ બેઠો આંબે કાચી અને પાકી એમ ઘણી બધી કેરીઓ આવેલીઓ પોપટ કેરીઓ ખાય આંબા ડાળે હિંચકે ને ટવકા કરે ભાઈ ત્યાં ત્યાંથી એક ગાયોનો ગોવાળ નીકળો પોપટ ગાયોના ગોવાળને કે એ ભાઈ ગાયોના ગોવાળ ભાઈ ગાયોના ગોવાળ મારી માને એટલું કહેજે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવરની પાળ પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય પોપટ ટવકા કરે ગોવાળ કે બાપુ આ ગાયો રેઢી મૂકીને હું તે તારી બાને ક્યાં કહેવા જાઉં તારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લે પોપટે તો એક ગાય લઈ લીધી અને આંબાના થડે બાંધી દીધી થોડીક વાર થઈ ત્યાં તો ત્યાંથી ભેંસોનો ગોવાળ નીકળો પોપટ ભેંસોના ગોવાળને કે એ ભાઈ ભેંસોના ગોવાળ ભાઈ ભેંસોના ગોવાળ મારી માને એટલું કે જે પોપટ ભૂખો નથી પોપટ તરસો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવરની પાળ પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય પોપટ ટવકા કરે ભેંસોનો ગોવાળ કે એ બાપુ મારાથી તો કહેવા નહીં જવાય તારે જોઈએ તો આમાંથી એક પાડીવાળી ભેંસ લઈ લે પાડીવાળી પોપટે તો એક સારી મજાની ભેંસ લીધી ને આંબાના થડે બાંધી થોડીક વાર થઈ ત્યાં તો બકરાનો ગોવાળ નીકળો પોપટ બકરાના ગોવાળને કે એ ભાઈ બકરાના ગોવાળ ભાઈ બકરાના ગોવાળ મારી માને એટલું કે જે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવરની પાળ પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય પોપટ ટવકા કરે બકરાનો ગોળ કે અરે બાપુ આ બકરા રેઢા મૂકીને મારાથી તારી માને કહેવા નહીં જવાય તારે જોઈએ તો બે ચાર બકરા લઈ લે પોપટે બે ચાર રૂપાળા બકરા લઈ લીધા અને આંબાના થડે બાંધી દીધા વળી ત્યાંથી ઘેટાનો ગોવાળ નીકળો પોપટ ઘેટાના ગોવાળને કે એ ભાઈ ઘેટાના ગોવાળ ભાઈ ઘેટાના ગોવાળ મારી મને એટલું કે જે પોપટ ભૂખો નથી પોપટ તરસો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવરની પાળ પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય પોપટ ટવકા કરે ઘેટાનો ગોવાળ કે અરે બાપુ આ ઘેટા રેઢા મૂકીને મારાથી તારી માને કહેવા કેમ જવાય તારે જોઈએ તો ચાર પાંચ ઘેટા લઈ લે તું તારે પોપટે તો ચાર પાંચ ઘેટા લઈ અને આંબાના થડે બાંધ્યા પછી ત્યાંથી ઘોડાનો ગોવાળ હાથીનો ગોવાળ ને સાંઢિયાનો ગોવાળ નીકળ્યા ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો અને સાંઢિયાના ગોવાળે પોપટને એક સાંઢિયો આપ્યો પછી તો આ પોપટ ગાય ભેંસ બકરા ઘેટા ઘોડો હાથી અને સાંઢિયો બધાને લઈને એક મોટા શહેરમાં આવ્યો અને બધાને વેચી નાખ્યા એટલે એને તો ઘણા બધા રૂપિયા મળ્યા હો દોથો ભરીને થોડાક રૂપિયાનું એણે સોનું રૂપું લીધું ને એના ઘરેણા ઘડાવ્યા બોલો લો પછી એણે ઘરેણા નાકમાં ને કાનમાં ને ચાંચમાં પહેર્યા બીજા રૂપિયાને પાંખમાં ને ચાંચમાં ભર્યા બાકી વૈજાએ પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા આવતા આવતા મોડી રાત થઈ ગઈ ઘરના બધા ઊંઘી ગયા હતા પોપટે તો સાંકળ ખખડાવીને માને સાદ કરીને કહ્યું મા મા બારણા ઉઘાડો પાથરણા પથરાવો ઢોલીડા ઢળાવો શરણાયો વગડાવો પોપટભાઈ પાંખ ખંખેરે માને થયું પોપટ અત્યારે ક્યાંથી હોય એ તો કોઈ ચોર બોર હશે ને ખોટું ખોટું બોલતો હશે એણે તો બારણા ઉઘાડ્યા નહીં પછી પોપટ તો કાકીને ઘેર ગયો કાકીને ઘેર જઈને કે કાકી કાકી બારણા ઉઘાડો પાથરણા પથરાવો ઢોલીડા ઢળાવો શરણાઈઓ વગડાવો આ પોપટભાઈ પાંખ ખંખેરે કાકીએ સૂતા સૂતા સંભળાવી દીધું અત્યારે તો કોઈ ઉઘાડતું નથી આવવું હોય તો સવારે આવજે પછી પોપટ તો પોતાની બેનને ત્યાં ગયો જઈને કે બહેન બહેન બારણા ઉઘાડો બારણા ઉઘાડો પાથરણા પથરાવો ઢોલીડા ઢળાવો શરણાઈઓ વગડાવો પોપટભાઈ પાંક કંખેરે બેન કે અત્યારે કાળી રાતે તે મારો ભાઈ ક્યાંથી હોય ભાગી જા તું તો કોઈ ચોર લાગે છે પછી પોપટ તો ફઈને ત્યાં ગયો પણ ફઈબાએ પણ બારણા ઉઘાડ્યા નહીં હો ભાઈ ઘણા સગા સગાવાલાને ત્યાં ગયો પણ કોઈએ બારણા ન ઉગાડ્યા છેવટે પોપટ એની મોટી માને ત્યાં ગયો જઈને મોટી માને કે મોટી માં મોટી માં બારણા ઉઘાડો બારણા ઉઘાડો પાથરણા પથરાવો ડોલીડા ડોળાવો શરણાઈઓ વગડાવો પોપટભાઈ પાંખ કંખેરે મોટી માએ તો પોપટનો સાદ ઓળખ્યો એ કે ઊભો રે મારા દીકરા આ આવી લે બારણું ઉઘાડું છું હો બાપુ પછી તો બારણા ઉઘાડ્યા એટલે પોપટભાઈ અંદર આવ્યા અને મોટી માને પગે લાગ્યા મોટી માએ એના દુખણા લીધા પછી માજીએ પોપટને માટે પાથરના પથરાવ્યા ઢોલીડા ઢળાવ્યા અને ઉપર રૂપાળા સુવાળા સુવાળા ગાદલા પથરાવ્યા હો પછી મોટીમાં કે દીકરા જરા અહીં બેસજે હો હું હમણાં શરણાઈ વાળાને બોલાવી લાવું છું માજી શરણાઈ વાળાને બોલાવી લાવ્યા ને કરધી શરણાઈઓ વાગવા માંડી <laughs> પોપટભાઈ તો ખુશી ખુશી થઈ ગયા અને પાંખમાંથી ને ચાંચમાંથી રૂપિયા ખંખેરવા માંડ્યા રૂપિયા તો ખન ખન ખન કરતા ખરવા માંડ્યા અને મોટા મોટા ઢગલા થયા ભાઈ થોડીક વાર થઈ ત્યાં આખું ઘર રૂપિયા રૂપિયા થઈ ગયું સવાર પડી એટલે સૌને ખબર પડી કે પોપટભાઈ કમાઈને આવ્યા છે અને ઘર ભરીને રૂપિયા લાવ્યા છે પાડોશમાં એક કાગડી રહેતી હતી <laughs> એ કાગડીને ખબર પડી કે પોપટ બહુ રડીને આવ્યો છે એટલે એ પોતાના દીકરા કાગડાને કે તું પણ કમાવા જાને એટલે કાગડો કમાવા ચાલ્યો પણ કાગડાભાઈ તે કાગડાભાઈ એને તો ઉકરડા ને ગંદકી ગમે એ તો ઉકરડે ગયો ને પાંખમાં ને ચાંચમાં ને કાનમાં ને ખૂબ ગંદકી ભરી હો પછી રાત પડી એટલે કાગડો ઘેર આવ્યો ને પોપટની જેમ બારણું કકડાયું મા મા બારણા ઉગાડો પાથરણા પથરાવો ઢોલીડા ઢળાવો મા તો બિચારી કટ જટ જટ જટ કરતી ઊભી થઈ એણે તો બારણા ઉગાડ્યા પાથરણા પથરાવ્યા ઢોલીડા ઢળાવ્યા અને શરણાઈઓય વગાડી શરણાયો વાગી એટલે કાગડા ભાઈએ પાંખ કંકેરી ને ત્યાં તો આખું ઘર ગંદકી ગંદકી થઈ રહ્યું હોય છી છી છી દુર્ગંધનો પાર નહીં કાગડાની માં એવી તો ખીજાઈ ગઈ કે કાગડાને ઘરમાંથી કાઢી મૂકો પછી તો પોપટભાઈએ ખાધું પીધું ને મોજ કરી ભાઈ ચાલો આવજો આવતીકાલે તમને બીજી વાર્તા કહીશો ભાઈ 睡觉。